અણુવ્રત મહાવ્રત તમે કોણ છો જૈન છીએ જૈન છો તો જૈનમાં તો કશું જાણવાનું તમારે બાકી જ ના રહ્યું ને દેહ છે ત્યાં સુધી તો કંઈકનું કંઈક જાણવું જ પડે ને આ મોક્ષ માર્ગમાં તમારા કેટલા માઇલ કપાયા અને કેટલા બાકી રહ્યા એ તો આપણા લક્ષમાં હોય ને અમુક ચાલચાલ તો કર્યા જ કરે છે ને તો કેટલાક માઇલ તો કપાયા જ હશે ને કપાયા હશે ને કેટલા માઇલ કપાયા હશે એ કેવી રીતે કહું હું તો અજ્ઞાની છું મને કેવી રીતે ખબર પડે જેટલા મહાવ્રત આવ્યા એટલા માઇલ કપાયા મહાવ્રત અગર તો અણુવ્રત હોય મહાવ્રત ના હોય ને અણુવ્રત હોય એટલા માઇલ કપાયા સાચા દિલથી અણુવ્રતમાં હોય એટલા માઇલ કપાયા કારણ કે ચોરી કરવાનો અણુવ્રત હોય તે એક બાજુ લોભે હોય એટલે જરૂર પણ છે અને બીજી બાજુ અણુવ્રત સાચવે છે એટલે અણુવ્રત સાચવતા લોભે સચવાઈ ગયો ને એટલે જેટલા અણુવ્રત આવ્યા એટલા માઇલ કપાયા અમારે બધા જ મહાવ્રત હોય અમે આ બધું ખાઈએ પીએ સંસારમાં રહીએ તોય અમારે પાંચ સંપૂર્ણ મહાવ્રત હોય જેટલા અણુવ્રત વર્ત્યા એટલું ચાલ્યા અને સંપૂર્ણ મહાવ્રત પર આવીએ ત્યાં સુધી તો ચાલવું પડશે ને ત્યારે કંઈક આત્માની ઝાંખી થશે તે આત્મા નહીં પણ આત્માની ઝાંખી થશે આત્મશક્તિની ઝાંખી પાંચ મહાવ્રત પૂરા થયા પછી થશે પાંચ મહાવ્રત પૂરા થાય એટલે પ્રત્યાખ્યાની કશાય એકલા બાકી રહે બીજા બધા કશાયો હળવા થઈ જાય ખલાસ થઈ જાય એને ભગવાને પ્રત્યાખ્યાનાવરણ કહ્યું છે આપણે એને શું કહીએ છીએ મન વચન કાયાની ટેવોનો સ્વભાવ કહીએ છીએ જેટલો ઓગળ્યો એટલો સ્વભાવ ગયો અને બીજો રહ્યો એ પ્રત્યાખ્યાનાવરણમાં શું કહે છે કે પચ્ચ ખાણ બધા બહુ કર્યા છતાં પણ એ વસ્તુ જતી નથી એનું આવરણ રહેલું છે માટે એના પચ્ચખાણ કરવા જ પડશે તેવા એકાદ દોષ હોય કે બે દોષ હોય પણ આખી જિંદગીના દોષ તો ના રહ્યા હોય ને સમકતી જુદી વસ્તુ છે તપ ત્યાગ એમાં સમકતી જેવી વસ્તુ જ નથી સમકતી તો આ મહાવ્રતમાં છે મહાવ્રત વર્તે તે હવે બધા ત્યાગીઓ કંઈ વ્રત પાળતા નથી પાળે છે પણ મન ખુલ્લું રહે છે ને અને મન ખુલ્લું રહે છે એટલે એમના કશાયો ખુલ્લા દેખાય જ છે આપણને જ્યારે કશાયો ખુલ્લા ના દેખાતા હોય ત્યારે આપણે જાણીએ કે એ પ્રત્યાખ્યાના વરણમાં છે પ્રત્યાખ્યાના વરણ કશાય એટલે ખુલ્લા ના દેખાય કશાયો એટલા બધા પાતળા પડી ગયા હોય કે એ હોવા છતાં ના દેખાય પણ પોતાને ફળ આપે એટલે પોતાની પાસે કશાયો તો હાજર જ હોય તે પોતાને ફળ આપે પણ બીજાને ના દેખાય ત્યાગીઓના કશાય જે બહાર પડતા દેખાય છે ને એ ના હોવા જોઈએ પણ તે બહાર પડતા દેખાય છે તેથી એમ સમજાય છે કે તેમને મહાવ્રત તો નથી પણ અણુવ્રતનું કંઈ ઠેકાણું દેખાતું નથી કારણ કે અણુવ્રત તો ક્યારે કહેવાય કે આચાર્ય મહારાજ પાસે જૂઠું મોઢે ના બોલાય આ તો શિષ્ય મહારાજ પાસે જુઠ્ઠું બોલે ને મહારાજે બોલે તો પછી સત્યનું અણુવ્રત ક્યાં રહ્યું મહાવ્રત તો ગયા વિતરાગોની પાસે પણ અણુવ્રતે ક્યાં રહ્યા છે આજે વિતરાગો કહે છે કે તારી ખોટ તને જશે અમારે તો ખોટ જવાની નથી વિતરાગોને ખોટ જાય ખરી ખોટ જાય તો આ ભગવાનના કયામાં નથી એમને જાય બધાના મોઢા પર દિવેલ નથી દેખાતું આનંદ ગયો ક્યાં આત્મા છે તો આનંદ એ હોવો જોઈએ ને આપણે આ કોઈની નિંદા નથી કરતા આપણે અહીં નિંદા હોય જ નહીં આપણે તો વિગત સમજાવીએ છીએ ખરી હકીકત સમજાવીએ છીએ જે કોઈ જો મારી પાસે જાણે અને કહે કે આપની વાત ખરી છે તો તો એમનું કામ નીકળી જાય મોક્ષ માર્ગ ઝટ મળી જાય પણ જો એ કહે કે તમારી આ વાત ખોટી છે તો પછી છે જ ને તારો રઝળપાટ અમારે શું તારે જો ચાર ગાળો ભાંડવી હોય તો ચાર ગાળો ભાંડ અમને વાંધો નથી કારણ કે તને ના પોષાય ત્યારે બોલ અને તેનો વાંધો નથી આપણને પણ આપણે કહેવું છે છતું કે આ જોખમદારી તું લઈ બેઠો છે હે ભાઈ તમે આગળ જાઓ છો તે તમે મોટી ખીણમાં ગબડી પડશો એવી અમે બૂમ પાડીએ છીએ હવે તને જો અનુકૂળ આવે તો સાંભળ નહીં તો ગાળો ચાર ભાંડીને આગળ હેંડવા માંડ હવે આવું વિતરાગો નહોતા બોલતા અમે તો ખટપટિયા એટલે આવું કહીએ કે ભાઈ આગળ ખીણમાં ગબડી પડીશ હવે વિતરાગો અમને કહે છે કે તમારે શી પીડા તો અમને એમ થાય છે કે બળિયું આ ગબડી પડ્યા પછી એનું ક્યારે ઠેકાણું પડશે અમારે ભાવ જ આવો ઈચ્છા જ આવી થઈ ગઈ છે કે કોઈ ગબડો નહીં ને આમાંથી કંઈક ઉકેલ લાવો મોક્ષ માર્ગ અમને જડ્યો છે તો અમે તમને તેડી જઈએ તમારી જોડે અડધો કલાક બેસીશું પણ તને અમે પાછો તેડી જઈશું ભગવાને શું કહ્યું કે આખું જગત મોક્ષ માર્ગમાં ચડી રહ્યું છે એટલે કંઈ ઊંધે માર્ગે ચડી ગયું નથી પણ મોક્ષ માર્ગમાં જવા માટે એટલે કે અમદાવાદ જવા માટે અહીં મુંબઈથી બેંગ્લોર જાય તો શી દશા થાય સ્ટેશન આવ્યું પણ કયું આવ્યું તો કે બેંગ્લોર તો અમદાવાદ ક્યારે આવશે ત્યારે કહે કે અમદાવાદ આ બાજુ નહીં પેલી બાજુ એટલે આ રીતે મોક્ષ માર્ગમાં ઊંધા જઈ રહ્યા છે મોક્ષ માર્ગ આવો ના હોય મોક્ષ માર્ગમાં તો કષ્ટ જ ના હોય જ્યાં કષ્ટ છે ત્યાં મોક્ષ નથી જ્યાં મોક્ષ છે ત્યાં કષ્ટ નથી કષ્ટને તો ભગવાને હઠાગ્રહ કહેલ છે હવે અત્યારના આ મોક્ષ માર્ગે જનારા પાછા કહે છે શું કે કષ્ટ તો ભગવાને કર્યા અલ્યા ભગવાનને શું કરવા વગોવે છે તમે તમારે જે કર્યા કરતા હો તે કર્યા કરો કષ્ટ બધું એમાં ભગવાનને શું કરવા વગોવો છો ભગવાન આવા હોતા હશે આ દાદા કંઈ જ કષ્ટ નથી સેવતા તો મહાવીર ભગવાન શું કરવા કષ્ટ સેવે જ્ઞાનીઓને કષ્ટ હોય નહીં કહે છે કે ભગવાને ત્યાગ કર્યો હતો અલે આ ભગવાને તો ત્રીસ વર્ષે બેબી થયા પછી ત્યાગ કર્યો હતો અને તે કંઈ બૈરી છોકરાને તરછોડ મારીને નહીં કરેલો મોટા ભાઈ પાસે ભગવાન આજ્ઞા લેવા ગયેલા ત્યારે ભાઈએ બે વર્ષ પછી લેજો તેમ કહ્યું ભગવાને બે વર્ષ પછી ત્યાગ લીધો અને તેમાં પત્નીની રાજી ખુશી સંમતિથી લીધો હતો ભગવાને ત્યાગ કર્યો નહોતો તેમને ત્યાગ વર્ત્યો હતો કારણ કે ભગવાન મહાવ્રતમાં હતા મહાવ્રત એટલે વર્તે તે ત્યાગ કર્યો હોય તે તો વ્રતમાંય ના ગણાય ત્યાગ કરવો અને વર્તવો એ જુદું હોય જેને ત્યાગ વર્તેલો હોય એને પોતે શેનો ત્યાગ કર્યો છે તે યાદે ના હોય પેલા ત્યાગી તો બધું જ ગણી બતાવે ત્રણ છોકરા બાયડી મોટા મોટા આલિશાન ઘરો બંગલા પાર વગરની મિલકત છોડીને આવ્યા છે એવું બધું એમને લક્ષમાં રહ્યા કરે ભૂલે નહીં અને ત્યાગ વર્ત્યો કોને કહેવાય સહજ ભૂલી જવાતું હોય તેને ભગવાને વ્રત કહ્યું છે ત્યાગ નથી કહ્યું એટલે અણુવ્રત અને મહાવ્રત એમાં અણુવ્રત જૈનોને માટે કહ્યું છે કે જેટલું તમને સહજ સ્વભાવે વર્તે એટલું અણુવ્રતમાં આવી ગયું ત્યાગનો તો કેફ ચઢે અને યાદ રહ્યા કરે મેં આટલું ત્યાગ્યું આમ ત્યાગ્યું તેમ ત્યાગ્યું વાત આમ સમજે તો ઉકેલ આવે અમને કશું યાદ જ ના રહે રૂપિયા તો મને યાદ જ નથી આવતા લક્ષ્મી અને વિષય અમને વિચારમાં જ નથી આવતા પણ લોકોને માન્યામાં શી રીતે આવે આ ગણતરી જ જુદી છે તારો જે ગુણાકાર છે તેમાં તારી રકમ પર્મનન્ટ રકમ છે અને બીજી ટેમ્પરરી રકમથી એને ગુણવા જાય છે ને હવે મારે તો બેઉ પર્મનન્ટ રકમો છે એટલે મારા ગુણાકાર ચાલ્યા કરે અને તું ગુણાકાર કરવા જાય તો ટેમ્પરરી રકમ ઉડી જાય બીજી ટેમ્પરરી રકમ મૂકે ને ગુણાકાર કરવા જાઉં ત્યારે હોરી તો પેલી ટેમ્પરરી રકમ ઉડી જાય તે તારો ગુણાકાર કોઈ દાડો પૂરો થવાનો નથી માટે પાંસરો ચાલને મહાવ્રત તમને સમજાયું વર્તે તે વર્તે એટલે યાદે ના હોય સહજ ત્યાગ હમણાં તમને બીડીનો ત્યાગ વર્તતો હોય તો બીડી તમને યાદ ના આવે અને ત્યાગ કરેલો હોય તેને યાદ આવ્યા કરે કે મેં બીડી ત્યાગી છે એટલે વર્તેલો ત્યાગ હોય તેની વાત જ જુદી છે એ ત્યાગનો અહંકાર ના હોય પણ કેટલાક ત્યાગનો ગાંડો અહંકાર કરે અલ્યા ત્યાગ વર્ત્યો છે માટે પાંસરો રહેને શું કરવા ત્યાગને ગા ગા કરે છે એનો અહંકાર શું કરવા કરે છે વર્તેલો ત્યાગ તો બહુ સારો કહેવાય જેટલા લફરા ઓછા થયા એટલી ઉપાધિ ઓછી થઈ ગઈ ને અને આપણો મોક્ષ માર્ગ કેવો છે અક્રમ માર્ગ છે ને એટલે પહેલાના લફરા હોય તેને રહેવા દેવાના નવા ઊભા નહીં કરવાના અને જૂના કાઢવાના એ પણ એની મેળે ખરી પડે ત્યારે જાય એક મહારાજે પાછી શોધખોળ કરી ખોળી કાઢ્યું કે અક્રમ એટલે કે અક્કર્મી જ કહેવાય ને હા શોધખોળ તો સારી કરી આ એ સાયન્ટિસ્ટનું કામ છે ને આટલી શોધખોળ આવડી એ સાયન્ટિસ્ટનું કામ છે ને નહીં તો આવી શોધખોળ આવડે નહીં અક્કર્મી એટલે કરમ ના બંધાય એવા અમને કહે છે તે અમારે માટે પાસરું બોલે છે ને કંઈ ગાળો ઓછા દે છે પંચમહાવ્રતધારી બધા આરોપિત ભાવો છે આ પંચમહાવ્રત સાચા કે આરોપિત એવું તેવું કશું વિચાર્યું જ નથી ને તમે પોતે જ આરોપિત છો પછી મહાવ્રતે આરોપિત જ હોય ને ત્યારે એ કહે કે આવું તો અમે વિચાર્યું જ નહોતું ત્યારે તમે કંઈ ના વિચાર્યું હોય તેથી કંઈ મહાવીર છેતરાવાના નથી કે આ મોક્ષ માર્ગે છેતરાય તેવો નથી ભગવાન કંઈ છેતરા એવા છે કેટલાક કહે અમે પંચ મહાવ્રત ધારી છીએ પણ તે લોક માનશે કારણ કે લોકોને લક્ષ્મીની પડી છે વિષયોની પડી છે બીજા કશાની પડી નથી આ બાજુ મહાવ્રત છે કે અણુવ્રત છે કે આરોપિત ભાવ છે એવા તેવાનું કશું ભાન જ નથી આપણા જેવાને ખબર હોય ત્યારે બોલે નહીં કારણ કે લોક વિરુદ્ધ બોલવું એ ગુનો છે લોક વિરુદ્ધ એટલે શું કે જેવો અહીં આગળ વ્યવહાર ચાલતો હોય તેની વિરુદ્ધ તે ચોર લોકોનું ગામ હોય ત્યાં આગળ આપણે કહીએ કે પંચ મૂકો તો પછી ગુનો છે ને ચોર લોકોના ગામમાં તમારું ગજવું કપાયું હવે તમે કહો કે મારું ગજવું કાપી ગયું ત્યારે લોકો કહેશે કે અમને શી ખબર પડે તમે પંચ મૂકો પણ પંચ પાછા ચોરના ચોર જ ને એટલે લોક વિરુદ્ધ ના બોલવું પણ આપણને પૂછે તો જવાબ આપવો કે આ આરોપિત પંચ મહાવ્રતધારી છે જેમ આ મહાવીર હમણાં મોક્ષ આપી દે તેમ આ પંચ મહાવ્રતધારી ફળ આપે કશું ના મળે તો સડેલા ઘઉં મળે તો સડેલા લાવને કંઈક રોટલી તો ખાવી પડશે ને નહીં તો મરી જવાશે એટલે આ બધા સડેલા ઘઉં ખાય છે ખાવું જ પડે ને છૂટકો જ નહીં ને આ પંચમહાવ્રતધારી આરોપિત છે એવું જાણતા જ નહોતા ને જ્ઞાની પુરુષ એવો ફોડ પાડે ત્યારે ખબર પડે ભગવાને ના કહ્યું હતું કે આરોપિત તરીકે પંચમહાવ્રતધારી રહેશો નહીં તીર્થંકરોની મૂર્તિ એકલી જ આરોપિત ભાવે રાખજો અને શાસ્ત્રો આરોપિત ભાવે રાખજો આરોપિત ભાવે પંચમહાવ્રતધારી શબ્દને બગાડશો નહીં એના કરતાં તમે પરિગ્રહના ત્યાગી છો એમ કહેવું અને બીજા બધા ત્યાગના અભ્યાસી છીએ તેને વ્રત ના કહેવાય પરિગ્રહનું મહાવ્રત તો મહા મહા ઊંચું કહેવાય દાદા અપરિગ્રહી કહેવાય એ સંપૂર્ણ અપરિગ્રહી છે એ કોઈ પરિગ્રહ એમના લક્ષમાં રહેતો નથી એ ખોવાયો છે કે સાબુત છે એ એમના લક્ષમાં નથી રહેતું અને આમને તો ચાર જ પરિગ્રહ હોય બે લુગડાં હોય અને એક લોટું વહોરી લાવવાનું હોય એક માળા હોય ને એક ચીપિયો હોય એમાંથી લોટું જો ભાંગ્યું કે તૂટ્યું તો વેશ થઈ પડે આવી બન્યું અગર તો એ એની જગ્યાએ ના હોય તો પેલું ક્યાં ગયું કહેશે એટલે આટલો પરિગ્રહ છે એ એના લક્ષમાં છે હવે પરિગ્રહ આટલો જ છે તો પણ લક્ષમાં છે અને અમને પરિગ્રહ છે તો એ પણ લક્ષમાં નથી એટલે અપરિગ્રહી કયા આપણા મહાત્માઓને શુદ્ધાત્મા લક્ષમાં રહે છે એટલે અમને પરિગ્રહ લે છે દે છે છતાંય તે અપરિગ્રહી કહેવાય કારણ કે પરિગ્રહનો લક્ષ્ય નથી લક્ષ્ય શુદ્ધાત્માનું છે કાં તો સ્વરૂપનું લક્ષ્ય રહે કાં તો સંસારનું લક્ષ્ય રહે બેમાંથી એક જ લક્ષ્ય રહે પણ બેઠું તો અહીં નહીં ને અહીં બેઠું તો પેણે નહીં આ તો વિજ્ઞાન છે સંસારમાં કેટલાક લોકો સ્થૂળ ચોરી નથી કરતા એને ભગવાન શું કહે છે એને ત્યાગ નથી કહેતા એટલે તે સ્થૂળ ચોરીનો ત્યાગ કર્યો એ ખોટી વાત છે ભગવાન કહે છે એ તો વ્રત છે તારું વર્તે એ વ્રત જેમાં હું પણ નથી અને હું ત્યાગ કરું છું એવું ભાન નથી અને સહેજા સહેજ વર્તે છે એ વ્રત કહેવાય આ જૈનોને ભગવાને અણુવ્રત કેમ કહ્યા ત્યારે કહે કે બીજા લોકોને ફોરેનવાળાને પણ અણુવ્રત હોય છે અને અહીં બીજા ધર્મોમાં પણ અણુવ્રત હોય છે પણ એને વિતરાગોનો સિક્કો નથી વાગેલો વિતરાગોનું કહેલું આ વ્રત છે એવું ભાનમાં આવ્યા પછી એ વ્રત એમને વર્તે છે એટલે આ અણુવ્રત કહેવાય છે ને આ વિતરાગોને માન્ય છે હકીકતમાં પેલો એ ચોરી નથી કરતો પણ એ સહજ ભાવે ચોરી નથી કરતો અહીં તો આપણાથી ચોરી ના થાય તેવું સહજ ભાવે વર્તે છે છતાં અણુવ્રત સાથી કહે છે આ ચોરી નથી કરતો પણ મનથી બહુ ચોરી કરી નાખે છે એટલે અણુવ્રત કહ્યું અને મહાવ્રત કોને કહેવાય મન વચન કાયા ત્રણેયથી ચોરી ના થાય તેને મહાવ્રત કહેવાય ઈચ્છા ન હોય ને સંજોગવશાત ચોરી થઈ જાય તો સંજોગવશાત ચોરી થઈ જાય તો એને માટે ખાસ ગુનેગાર ગણાતો નથી અને સંજોગવશાત થયું તેનું જે બહારનું ફળ એને મળ્યું તે ઇનામ કહેવાય બાહ્ય ફળ તો મળે કોક બહુ પુણ્યશાળી હોય તેને બહારનું ફળ પણ ના મળે નહીં તો આખી જિંદગી ચોરી ના કરતો હોય ને સંજોગો વશાત એકાદ વખત ચોરી કરે તો એ બિચારો પકડાઈ જાય બહારનું ફળ મળે ત્યારે દાનત બહુ ખોટી હતી એવું સાબિત થઈ જાય છતાં સંજોગવશાત કોઈ પણ જાતનો ગુનો કરે તેને અમે ગુનેગાર ગણતા જ નથી આ સંજોગવશાત છે અને પેલું તો સ્વભાવમાં છે સ્વભાવમાં અને સંજોગવશાતમાં બહુ ફેર જેને સ્વભાવમાં ચોરી કરવાની છે તેની તો દ્રષ્ટિ જે બાજુ પડ્યા કરે ફર્યા કરે અને ગમે ત્યાંથી ઉઠાવ્યા વગર રહે જ નહીં આપણી સાથે વાત કરતો હોય ને એની દ્રષ્ટિ ક્યાંથી ઉઠાવું એમાં ને એમાં જ હોય જ્યારે સંજોગવશાતને ગુનેગાર કહેવાતો નથી સંજોગવશાત તો રાજાને ચોરી કરવી પડે વ્રત ને મહાવ્રત સમજ્યો તું કંઈ લૂગડાં ધોળા પહેર્યા એટલે કંઈ વ્રત નથી કહેવાતા મન વચન કાયાથી ચોરી નથી કરી એને અસ્તેય મહાવ્રત કહેવાય પછી એ સાધુ હો કે ગ્રહસ્થ ત્યાગી હો કે ગૃહસ્થલિંગ હો એ બધા સંસારી જ છે સારી ઊંચી નાતોમાં ચોરી નથી હોતી દગા ફટકા નથી કરતા ત્યારે આ લોકો જૂઠ તો અમથી નાની બાબતોમાં બહુ બોલે પણ મોટી બાબતોમાં નહીં બોલતા હોય પણ અત્યારે તો બધું બગડી ગયું છે ને મહાવ્રતે બધા કોવાઈ ગયા સડી ગયા છે અણુવ્રતે સડી ગયા હતા તો સારા પણ સડી ગયા તે શું થાય તે પાછું સંજોગવશાત છે અત્યારે આખું હિન્દુસ્તાન જ બગડ્યું છે ને નહીં તો હિન્દુસ્તાન આવું હોય નહીં અને આ બગડ્યું છે તે સંજોગવશાત બગડ્યું છે માટે ગુનેગાર નથી ગણાતું